હે આવો આવો મારા ટાબુરિયાઓ મારા વાલકુડા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહુવામાં બેઠા બેઠા યશવર્ધનભાઈ વાર્તા સાંભળે છે ઓ યશવર્ધનભાઈ સાંભળો સાંભળો આજે હું તમને એક બહુ જ સરસ મજાની વાર્તા કહેવાનો છું હો બાળ દોસ્તો તમે પણ સાંભળજો ઘણા વર્ષો પહેલાની આ વાત છે ભાઈ ઘણા બધા વર્ષો પહેલાની હો આમ ઉત્તર દિશામાં એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો આ તેને એક દીકરો અને એક દીકરી હતા દીકરી તો રાજકુમારી તો મોટી થઈ એટલે એના વિવાહની લગ્નની રાજરાણીને ચિંતા થઈ કે હવે દીકરી મોટી થઈ છે એટલે એના લગ્ન કરવા પડશે મહારાજ રાજાએ પોતાના અંગત સગા સંબંધીને કોઈક ચતુર અને સારો વર શોધવાની વિનંતી કરી કે આપણી રાજકુમારી માટે એક સારો વર શોધી રાખજો આપણે એમને પરણાવવાની છે એટલે રાજકુંવરીના કાકાએ થોડાક દિવસમાં એક સુંદર મજાનો વર શોધી કાઢ્યો હો પણ એ જ અરસામાં કુંવરીનો ભાઈ હતો ને તેણે એક બીજો વર શોધી લાવ્યો રાજાના શાળાએ પણ એક વર શોધ્યો હા અને એક વર રાજાની નજરમાં વસી ગયો હતો આવી રીતે ચાર સુંદર યુવાનો જુદા જુદા લોકોએ શોધ્યા રાજકુમારી માટે આ ચારેય જુવાન રૂપ ને ગુણમાં સરખા હતા હો હોશિયાર પણ સરખા સુંદર પણ સરખા એ ચારમાંથી રાજકુમારી કોને પરણાવવી તેની હવે સૌને ચિંતા થવા લાગી ભાઈ પછી પ્રધાનજીએ તોડ કાઢ્યો રસ્તો કાઢ્યો કે મહારાજ આ ચારેય છે તો સરખા એટલે આપણે એ ચારેયની પરીક્ષા કરવી યાર જે સૌથી વધુ કુશળ લાગે જે પરીક્ષામાં સૌથી વધુ સારો જવાબ આપે તેને આપણે આપણી રાજકુમારી પરણાવીએ એને કન્યાદાન દઈએ પ્રધાનજીએ ચારે યુવાનોની વિદ્યા વિશે પૂછપરછ કર્યો કે ભાઈ તમે શું ભણેલા છો એ ભાઈ તમે શું ભણેલા છો પહેલા કુંવરે કહ્યું મારી પાસે એવી વિદ્યા છે કે હું અહીં બેઠો બેઠો દુનિયાના ગમે તે ખૂણામાં શું બની રહ્યું છે તે કહી શકું છું મહારાજ બીજા યુવાને કહ્યું હું પલકારામાં ઉડીને લાખો જોજનનો પ્રવાસ ખેડી શકું છું એવી શક્તિ મારી પાસે છે એક પલકારામાં ઉડીને પહોંચી જાઉં તો વળી ત્રીજો કે મારી પાસે એવી કળા છે કે ગમે તેવા ભૂત પ્રેત કે રાક્ષસને હું પલકવારમાં નાશ કરી શકું છું તો વળી ચોથો કે મારી શક્તિના જોરે હું ધરતીમાં દાટેલી કોઈ પણ ધાતુ કે સોના મહોર જોઈ શકું છું ચારે રાજકુમારોની આવી વિદ્યા કળા જોઈને પ્રધાનજી પણ વિચારમાં પડ્યા રાજકન્યા હવે કોને પરણાવવી એ હવે મૂંઝવણનો પ્રશ્ન બન્યો કે છે તો ચારેય હોશિયાર પણ એ રાતે એક કૌતુક થયું હો એક એવી ઘટના બની કે રાજકન્યા પોતાના મહેલના જરૂખે બેઠી હતી તે અચાનક અદૃશ્ય થઈ ગઈ હો હો આખા રાજમહેલમાં હાહાકાર મચી ગયો રાજકુમારી નથી રાજકુમારીને શોધો રાજકુમારી નથી એને કોઈ લઈ ગયું છે કોઈ ઉપાડી ગયું છે એકા એક કુંવરી ક્યાં ગુમ થઈ ગઈ એની ગમ પડી નહીં પ્રધાને લગ્નના પેલા ચાર ઉમેદવારોને બોલાવ્યા પેલા ચાર યુવકોને બોલાવ્યા અને એમને એમની વિદ્યા અજમાવવાનું કહ્યું કે તમે ભણેલા છો ને તો શોધી લાવો રાજકુમારીને પહેલા યુવકે મંત્ર દ્રષ્ટિથી જોયું તો એક રાક્ષસ કુંવરીને ઉપાડીને ઉડી ગયો હતો અને દૂર દૂર દેશના ડુંગરા ઉપર કુંવરીની ચોખી કરતો બેઠો હતો એવું જોયું પેલા યુવકે બીજા યુવકે જોયું કે પોતાની વિદ્યાના બળે ત્રણેયને પોતાની સાથે ઊંચક્યા અને સીધા એ ડુંગર પર પહોંચાડ્યા ત્રીજાએ પોતાની શક્તિ વડે એ રાક્ષસનો નાશ કર્યો ચોથાએ પોતાની વિદ્યા વડે એ રાક્ષસની ધરતીમાં દાટેલું બધું ધન પૈસા શોધી કાઢ્યા અને ખૂબ સંપત્તિ પ્રાપ્ત કરી અને તેઓ પછી હેમ કેમ ઘેર આવ્યા બધા રાજકુમારીને લઈને રાજકુમારીને ક્ષેમ કુશળ પાછી આવેલી જોઈને રાજા તો અતિ ખુશ થયા હો ખૂબ ખુશ થયા ભાઈ અને એને હોશે હોશે એક કુંવરી સાથે પરણાવ્યો ભાઈ ચાર કુંવર સાથે નહીં એક જ કુંવર સાથે પરણાવી યશવર્ધન ભાઈ તમે કહેશો કોણ હતો એ યુવક વિચારો વિચારો એટલે ચાલો હું જ તમને કહું રાજાએ એ રાજકુમારને સાથે રાજકુમારી પરણાવી કે જે રાજકુમારે રાજકુમારી ક્યાં ખોવાય છે તે સ્થળ સૌથી પહેલા બતાવ્યું એ જ એનો વર થયો કહેવાય ને બાય <laughs> એ સ્થળ જાણ્યા પછી તો બધા જ પ્રયત્ન કરી શકે હે ને પેલા સ્થળ ખબર પડી કે રાક્ષસે અહીંયા જ સંતાડી છે એટલે પ્રથમ જેણે કન્યાને શોધી તે જ રાજ કન્યાને પાયમો ભાઈ તો ભાઈ આવી હતી આ વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો